આજે જેમનો ક્રમ હોય ગીતાજીમાં પ્રસ્તુતિનો કરો આરંભ જી જી દંડવત પ્રણામ જી જી બરોડાથી અર્પિત જી દંડવત પ્રણામ બરોડાથી અર્પિતા બોલે સત્તરમા અધ્યાયમાં સત્યાત્રય વિભાગ યોગમાં પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે કે જેઓ શાસ્ત્રમાં કહેલી વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી કર્મ કરે છે તે જો શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તેઓની શ્રદ્ધા કેવી હોય એમ તો એનો બીજા શ્લોકમાં ભગવાન જવાબ આપે છે કે તે શ્રદ્ધા રાજસી તામસી કે સાત્વિકી એવી રીતના હોઈ શકે છે એની આગળ સત્વરૂપ શ્રદ્ધા કેવી હોય એ જે ઠાકોરજી સમજાઈ રહ્યા છે કે શ્રદ્ધાથી જ ગુણ જણાય છે એવું કહીને એના પછી રાજસિંહ અને તામસીને સમજાવી રહ્યા છે ઠાકોરજી કે સાત્વિકો દેવોનું યજન કરે છે રાજસો યક્ષ તથા રાક્ષસોનું યજન કરે છે અને અન્ય તામસજનો પ્રેતો અને ભૂતગણોનું યજન કરે છે એના પછીના પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં અસુરોનું જણાવી રહ્યા છે કે જે બુદ્ધિહીન લોકો હોય તો દંભ તથા અહંકાર યુક્ત રહી કામરાગ તથા બળવાળા થઈ શરીરમાં રહેલા ભૂતગ્રામને તથા હૃદયમાં રહેલા મને પણ એટલે કે ઠાકોરજીને પણ જાણતા નથી અને કૃષ થાય શરીરને કૃષ કરીને શાસ્ત્રમાં જે ન કીધેલું હોય એવું ઘોર તપ કરે છે એટલે એ લોકો એવા એવા આસુરી કહેવાશે પછી આહાર વિશે વાત કરી રહ્યા છે ઠાકોરજી કે આહાર યજ્ઞ તપ અને દાન એ સર્વ પણ ત્રણ પ્રકારના હોય છે તો એના વિશે ડિટેલમાં જણાવી રહ્યા છે કે વૈદિક યજ્ઞ વગેરેમાં પણ સત્વરજ અને તમસ એ ત્રણ ગુણથી ત્રણ ભેદ થાય છે એટલે એમાં પછી આહાર યજ્ઞ તપ અને દાન એ પણ ત્રણ પ્રકારના હોય છે એનું ડિટેલમાં જણાવી રહ્યા છે આગળ કે સત્વ આહાર કેવો હોય તો કે કે સત્વ આહાર કેવો હોય તો આયુ સત્વ બલ આરોગ્ય સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરનારા રસવાળા સ્નિગ્ધ સ્થિર અને રુચિકર આહાર હોય એવો આહાર સાત્વિકોને પ્રિય હોય છે પછી રાજસ વ્યક્તિઓને કેવો આહાર પ્રિય હોય તો એ નવમા શ્લોકમાં આવ્યું કે તીખા ખાટા ખારા બહુ ગરમ તીક્ષ્ણ લુખા અને દાહકારક આહારો જે હોય જેનાથી આપણે ગઈકાલે વાત કરી કે એસિડિટી <laughs> જેવું થાય રોગ તો એ બધા આહાર રાજસોને પ્રિય હોય છે હવે મારો દસમો શ્લોક છે જે આગળ કાલે તો ભૂતનો બહુ ચાલ્યું યાતયામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચયત ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ એટલે શ્લોકાર્થ યામ એટલે કે આશરે ત્રણ કલાક જેટલું પડી રહેલું રસ રહિત થયેલું લુખ્ખું દુર્ગંધવાળું વાસી એઠું તથા અપવિત્ર ભોજન તામસોને પ્રિય હોય છે એમાં જે જે મને એક પ્રશ્ન છે કે અહીંયા અમૃત તરંગીણી છે ને જે એમાં અમેધ્યમ શબ્દનું મિનિંગ આપ્યો છે કલિંગ મૂલ કિમ મૂલક બિંબાદિકમ એટલે જે એનો અર્થ કલિંગ એટલે અંગ બંગ કલિંગ જે બધા દેશો કીધા છે એની વાત કરી રહ્યા છે અહીંયા એટલે બંગ કલિંગ ને ખાઈ જવું એમ ના ના ના એ દેશમાં એ દેશમાં મને ખ્યાલ નથી આવતો કલિંગ અને મૂલક બિંબાદિકમ લખેલું છે એમાં હા એ ખાવાની વસ્તુના નામ છે મૂલકમ એટલે મૂળા કલિંગ એટલે કલિંગડ કે ને તે તરબૂચ હા બીજું કયું કલિંગ બિંબાદિક બિંબાદિકમ બિંબ ખબર નથી શું છે તમે ચૂપ થઈ ગયા છો કે અવાજ નથી આવતો ના જીજે હું સમજી રહી છું હા સર સમજો ભલે તળબૂચ અને મૂળા જે શાસ્ત્રમાં ના પાડી છે એ વસ્તુની વાત કરી રહ્યા છે અહીંયા ઠાકોરજી અને અહીંયા અમિત્યમ નો મિનિંગ સમર્પિત થયા વિનાનું નિવેદન ન કર્યું હોય તેવું એવું છે તો એટલે મહાપ્રભુજી આપણો જે પુષ્ટિ માર્ગનું આજ તો આપણો બેઝ છે કે ઠાકોરજીને સમર્પણ કર્યા વગરનું કશી વસ્તુ ન લેવાય એ અહીંયા આપણે એટલું ખબર પડે છે અહીંયા બીજો એક પ્રશ્ન એ પણ થાય કે અત્યારના યુગ પ્રમાણે ને અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જે બધા ઘરના જે કમાનાર વ્યક્તિ હોય પણ બી સવારના જાય તો સવારની રસોઈ બનાવેલી હોય ને ટિફિન લઈને જાય તો એ ઘરના વ્યક્તિ બધા એટલે મીન્સ ટિફિન વાળા વ્યક્તિ પણ બી સવારનું બનાવેલું એ બપોર સુધી પછી જ જમતા હોય છે તો એ બધું પણ બીજે જે નિષિદ્ધ થયું કહેવાશે ને હા એટલે હવે તામસ કેવાય એમ નિષિદ્ધ તો આમાં નથી તામસ થઈ જાય તો જીજે એના માટે શું ઉપાય થઈ શકે અત્યારે એના લાઈફ સ્ટાઈલ પ્રમાણે મુંબઈમાં ડબ્બાની સિસ્ટમ છે ને એ શરૂ કરવી જોઈએ વડોદરામાં ડબ્બા વાળા પછી જે સમર્પિત તો પછી ના થાય ને બંને બાજુ આપણે સાચવીએ છીએ તો નથી સચવાતું જે ના ડબ્બા ડબ્બાવાળાને પ્રસાદ આપો તો ના થોડા પડે લઈ જવાની રાજભોગ સરે એટલે ડબ્બા વાળો આવી જાય આપણું ટિફિન અલગ હોય ને એનો ડબ્બો અલગ હોય એમના ડબ્બામાં આપણું ટિફિન મૂકવાનું એટલે આપણું ટિફિન ને તો એ લોકો અડે પણ નહીં એકદમ ચોખ્ખું પવિત્ર ખાસા અપરસમાં પહોંચે <laughs> એ તો ફલાહાર તો કરી શકાય ને મસમાં એક સમય ફલાહાર કરવાનો એક સમય સાંજે આવીને જમવાનો પરદેશમાં તો એવું જ હોય છે લોકો એક જ સમય જમતા હોય છે એક વખત એવી જીવનશૈલી શરૂ કરીએ તો પછી વાંધો ના આવે સ્ફૂર્તિ રહે ઉલટાની થોડા થોડા સમય કઈ કંઈક ચડતા રહેવાનું એટલે પેટ ભારી થઈ જાય ને એવું ન થાય કરી જુએ પછી વિચારીએ કેજો મને પ્રગતિ લઉં આગળ જજે એ પ્રમાણે ત્રણ પ્રકારના આહાર કહી હવે ત્રણ પ્રકારના યજ્ઞ જે ત્રણ શ્લોકથી કહી રહ્યા છે આગળ અગિયાર થી તેર શ્લોક થી કહી રહ્યા છે એટલે સાતમા શ્લોકમાં જે ઠાકોરજીએ પ્રતિજ્ઞા કરી છે કે હું આહાર અને તપ ને બધાનું વર્ણન કરીશ તો આહાર નું વર્ણન અહીંયા સુધી થયું હવે તપનું વર્ણન ઠાકોરજી કરી રહ્યા છે અગિયારમા શ્લોકમાં અફલાકાંક્ષી ભીર યજ્ઞો વિધિ દ્રષ્ટો ય ઇજ્યતે મેવેતી મનઃ સમાધાય સ સાત્વિકઃ યજ્ઞ કરવો જ જોઈએ એવો મનમાં નિશ્ચય કરી ફલની આકાંક્ષા નહીં રાખનારાઓ વિધિએ બોધ કરેલો જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે એટલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે વ્યક્તિ યજ્ઞ કરે છે એ જ સાત્વિક યજ્ઞ કહેવાશે એવું અહીંયા કહી રહ્યા છે ઠાકોરજી આજે તે અહીંયા કર્મ વાત થઈ હા કર્મ પણ કોઈ ભક્તિ માર્ગી પણ પોતાના વર્ણાશ્રમ ધર્મના પાલનના અંતર્ગત યજ્ઞાદિ કર્મ કરે એને એમાં સાત્વિકતા રાખવી જોઈએ આ ભાવ રાખીને પણ એ કરી શકે ઉપરાંત ભક્તિ માર્ગી દ્રષ્ટિ છે રાખવી જોઈએ जी આગળ લો જે બારમો શ્લોક હા જ્યાં સુધી પ્રીતિબેન આવે ને ત્યાં સુધી અપિસંતાય તુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇજ્યતે તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ પરંતુ હે ભરતશ્રેષ્ઠ ફળનું અનુસંધાન રાખી તેમજ દંભને માટે જે યજ્ઞ કરાય છે તે યજ્ઞને રાજસ જાણ એટલે જે ફળની આશા નથી કરતા સ્વર્ગ વગેરેનો જે ઉદ્દેશ રાખીને યજ્ઞ નથી કરતા અથવા તો લોકમાં કીર્તિ થાય કે એવો કોઈ પણ બી ઉદ્દેશ નથી જેનો એવી રીતના જે યજ્ઞ કરી રહ્યા છે તો એ યજ્ઞ રાજસ કહેવાશે શું શું ફરીથી ગયો ઉદ્દેશ જે નથી રાખતા એટલે સ્વર્ગ વગેરેનો જે ઉદ્દેશ નથી અહીંયા શ્લોકાત્મા ફળનું અનુસંધાન રાખી તેમાં દંભને માટે જે યજ્ઞ કરાય છે તે યજ્ઞને રાજસ કહેવાય છે તો સ્વર્ગ વગેરેનો ઉદ્દેશ રાખીને લોકમાં કીર્તિ થાય એવી ઈચ્છાથી જે યજ્ઞ કરે છે એ રાજસ યજ્ઞ કહેવાશે પ્રણામ જીજુ મારે અહીંયા આગળ નિશા હેલો પ્રણામ જીજુ આગળ તેરમો શ્લોક લઉં છું જીજુ વિધિહીનમ અસૃષ્ટાનમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞ તામસમ પરિત્યક્ષતે વિધિરહિત અન્નદાનરહિત મંત્રરહિત રહિત તથા શ્રદ્ધા રહિત યજ્ઞને તામસ કહે છે આગળ સાત્વિક ને રાજસ યજ્ઞના પ્રકાર જોઈએ અહીંયા તામસ યજ્ઞનો પ્રકાર કહી રહ્યા છે કે જે યજ્ઞ વિધિ વગરનો હોય જેનામાં અન્નદાન જે યજ્ઞમાં ન કરવામાં આવે મંત્રની શુદ્ધતા ના હોય અને જેમાં જે યજ્ઞમાં દક્ષિણા પણ ના આપવામાં આવે અને જે યજ્ઞ શ્રદ્ધા વગર કરવામાં આવે છે એ બધા યજ્ઞો કેવા છે તો કે છે તામસ છે એમ દીદી યજ્ઞ પછી તપના સાત્વિક વગેરે ત્રણ ભેદ દર્શાવવાના છે એટલે અહીંયા યજ્ઞનું સાત્વિક રાજસ તામસ રૂપથી નિરૂપણ કર્યું હવે તપ ત્રણ પ્રકારના છે સાત્વિક રાજસ તામસ તો એની વાત કરી રહ્યા છે કે એનો ભેદ બતાવે બતાવશે તે દરેક જાતનું તપ શારીર વાચિક અને માનસ એમ ત્રણ પ્રકારનું હોવાથી પ્રથમ શારીર વગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી એટલે કે ચૌદ પંદર સોળથી કહે છે અને પછી સાત્વિક વિગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી સત્તર અઢાર ઓગણીસથી કહે છે આ રીતે તપના કુલ નવ પ્રકાર થાય છે એટલે કે અહીંયા હવે હવે પછીના ત્રણ શ્લોકમાં શું વિષય છે એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે તપ છે તો એ તપ શારીરિક વાચિક અને કાયિક સોરી માનસિક એ ત્રણ પ્રકારના તપ છે તો એનો અહીંયા પ્રકાર બતાવી રહ્યા છે કે એ કેવી રીતનું છે એમ આગળ લઉં ને જઈ દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે એટલે કે દેવ દ્વિજ ગુરુ તથા પ્રાગ્યનું એટલે કે આપણે જ્ઞાનીજનોનું પ્રાગ્ય એટલે જ્ઞાનીજનોનું પૂજન શુદ્ધતા એટલે કે પવિત્રતા ઋજુતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે એટલે કે તપ ત્રણ પ્રકારનું છે એક શારીરિક છે એક કાયિક છે અને એક માનસિક છે તો જે શરીર સંબંધી જે તપ છે એને શારીરિક તપ અહીંયા કહી રહ્યા છે તો શારીરિક તપથી આપણને શું શું ફોલો કરવું જોઈએ એને અહીંયા બતાવી રહ્યા છે કે દેવનું દ્વિજનું અને ગુરુનું તથા જે જ્ઞાન એટલે કે જ્ઞાનીજનો છે એમનું પૂજન કરવું જોઈએ પછી પવિત્રતાને પાળવી જોઈએ રુજુતા એટલે સરળતા એટલે કે આપણા દરેક આચરણમાં આપણે દરેક વ્યવહારમાં આપણે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ બ્રહ્મચર્ય જેટલું પાળી શકાય તેટલું પાળવું જોઈએ અને અહિંસા એ શારીરિક તપ એટલે કે કોઈ પણ જાતના કામ ક્રોધ લોભ મો એ પ્રકાર રાખવા ના જોઈએ તો આ બધા શારીર સંબંધી આપણે જે પાડી શકતા હોય એવા નિયમો છે જેને આપણે પાડવા જોઈએ એ શારીરિક તપ કહેવાય છે કરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચયત સ્વાધ્યાયભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે ઉદ્વેગ ન કરે તેવું સત્ય તથા પ્રિય અને હિત વચન તેમજ વેદનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે વિવેચન મૂળમાં બીજી પંક્તિમાં ચ છે તેથી વેદની સાથે સ્મૃતિનો પણ અભ્યાસ કરવાનો છે અને ચ પછી એવ શબ્દ છે તે સ્મૃતિનો અભ્યાસ વેદના અવિરોધથી કરવાનો છે એટલે વેદ વાક્યથી વિરુદ્ધ ન હોય તેવી સ્મૃતિનો અભ્યાસ કરવાનો છે એમ સૂચવે છે પછી આપણને વાણીથી કેવી રીતે આપણે તપ કરવું જોઈએ તો એ કહી રહ્યા છે કે ઉદ્વેગ ના થાય તેવી રીતે સાચું વચન અને બધાને પ્રિય લાગે તેવું અને હિતકારી હોય એવું વચન આપણે કરવું બોલવું જોઈએ અને વેદનો અભ્યાસ કરવો જોઈએ તો વેદનો અભ્યાસમાં વેદની સાથે જે મૂલમાં ચ કયું છે પ્રિય હિતમ ચ તો એનાથી સ્મૃતિનો અભ્યાસ પણ કહી રહ્યા છે અને અને એવથી આગળ ચ એવ બતાવ્યું છે બીજી લાઈનમાં તો એવથી એમ બતાવી રહ્યા છે કે સ્મૃતિનો અભ્યાસ તો કરો પણ કેવી રીતે કે જે સ્મૃતિ વેદથી વિરોધ ના હોય વેદથી વિરોધી ના હોય એ રીતે એનો અભ્યાસ કરવો જોઈએ પછી ચોથી અભ્યાસ છે ને આમાં બતાવેલું છે અનુવાદમાં બતાવેલું છે પણ એના એમાં ખબર નથી પડતી કે કેવી રીતનું લીધેલું છે શબ્દાર્થથી ખબર નથી પડતી જે સ્વાધ્યાય વેદનો અભ્યાસ કયો ને જે આમાં એમ કહ્યું છે ને સ્વાધ્યાય અભ્યાસ વચનમ થી તો અહીંયા અહીંયા અનુવાદમાં એવી રીતે સ્મૃતિનું કરેલું છે પણ હવે એમાં કેવી રીતે મૂલમાં ત્યાં કેવી રીતે કરેલું છે એનાથી શું લીધેલું છે નહીં ખ્યાલ છે એ તાત્પર્યથી લીધેલું છે કેવી રીતે કરવું એમ સ્મૃતિ બતાવેલી આપણને બીજો પણ કોઈ અર્થ થતો નથી મારું અચ્છા છે ધનવટ પ્રણામ દીદી હેલો હા એટલે આગળ અત્યારે તપના પ્રકાર બતાવ્યા તો પહેલા શારીરિક તપ બતાવ્યું હા હેલો હા પ્રણામ આજે તેરમા શ્લોકમાં એવું કહ્યું વિધિ રહિત અન્નદાન રહિત મંત્ર રહિત દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત શ્રદ્ધા રહિત યજ્ઞને તામસ કહે છે તો પછી એ યજ્ઞ યજ્ઞ કહેવાશે ખરો કે જેમાં વિધિ પણ નથી મંત્ર પણ નથી હા એટલે કરનારના હિસાબે તો યજ્ઞ કરી રહ્યો છે ને તો એને તો સમજાવવું પડશે એટલે એવો યજ્ઞ થાય પણ છે એટલે એવા યજ્ઞ થઈ શકે છે થાય કે ન થાય ની વાત નથી પણ કોઈ કરી જ રહ્યું હોય એનું આપણે મૂલ્યાંકન કરીએ તો એમ કહી શકીએ ને આગળ સાત્વિક રાજસ તામસ એ ક્રાઇટેરિયા ઉપર આપણે કોઈ યજ્ઞિક કર્મ છે એનું મૂલ્યાંકન કરવું છે તો જે આ પ્રકારનું હોય ને અને બીજું એવું પૂછ્યું છે કે આપણે જે લગ્ન સંસ્કારની વિધિને બધું કરે છે તો અત્યારે તો જે વિધિ કરી રહ્યા છે એ એકચ્યુઅલમાં વિધિ બરાબર નથી કરતા મંત્રોચ્ચાર કરે છે તે પણ મંત્રોચ્ચાર બરાબર નથી હોતા તો એ બધાને એ શેમાં ગણાશે હા એ આવું જ ગણાય તામસ જ ગણાય યજ્ઞ જ ગણાશે એટલે આમ તો આપણે સંસ્કાર કહેતા હોય છે પણ એ યજ્ઞ જ ગણાશે નહીં યજ્ઞ એમ નહીં ની અંદર તો શું છે કે કોઈ દેવતા વિશેષ હોય એને સંબોધન કરી અને એને આહુતિ અપાય તો દેવતાને ઉદ્દેશીને જે આહુતિ અપાય છે એને યજ્ઞ કહેવાય છે એ કોઈ પણ કર્મ છે એમાં એ પ્રમુખ કર્મ ગણાય પણ એ પ્રમુખ કર્મના આનુષંગિક બીજા બધા કર્મો પણ હોય છે આગળ પાછળ એની સાથે એ બધાને આપણે યજ્ઞ નહીં કહીએ જેમ આસન શુદ્ધિ છે આસન શુદ્ધિનો જે ક્રમ છે એને આસન શુદ્ધિ જ કહેવાશે એને યજ્ઞ નહીં કહેવાય પણ કેમ કે યજ્ઞના અંગભૂત એ આસન શુદ્ધિ કરવામાં આવી રહી છે એટલે મોટા અર્થમાં એ ક્રિયા પણ યજ્ઞના અંતર્ગત આવતી ક્રિયાઓને કારણે યજ્ઞ શબ્દથી એને કહી શકાય એમ સંસ્કાર જે છે એ સંસ્કારની અંદર યજ્ઞ મુખ્ય નથી એમાં જે સંસ્કાર છે એ મુખ્ય છે સંસ્કારના અંતર્ગત ઘણી બધી નાની મોટી ક્રિયાઓ આવતી હોય એના ક્રિયાઓમાં એકાદ ક્રિયા કોઈ હોમ કે યજ્ઞના રૂપમાં પણ આવી જઈ શકે સંસ્કાર એ યજ્ઞ કહેવાય સંસ્કારના અંતર્ગત એક યજ્ઞ કર્મ આઈટમ તરીકે આવે છે એમ કે જેમ લાજા હોમ છે એ પતિ પત્ની બેસીને કરે તો એ હોમ વિવાહ સંસ્કારના અંતર્ગત આવતું એક નાનું કર્મ છે આખો વિવાહ સંસ્કાર કોઈ હોમાત્મક કે યજ્ઞાત્મક નથી હોતો હા અને એવું પૂછવું છે કે આપણે હમણાં આજે અથવા ગઈકાલે આજે જે રેકોર્ડિંગ ગઈકાલે સાંભળ્યું ને એમાં આપણે કહ્યું કે ઉત્તર ક્રિયા જો બરાબર ન થઈ હોય તો કદાચ ગતિ ન પામે એટલે વિઘ્ન આવ્યું એવું કહેવાય છે તો આ જે અંતિમ સંસ્કાર જે આપણે કરીએ છીએ તેમાં પણ આ મંત્રને આ મંત્ર કે વિધિ કે બરાબર નથી હોતું તો એમાં વિઘ્ન આવે છે તો લગ્ન સંસ્કારમાં તો ચલો વાંધો નથી આવતો પણ અંતિમ સંસ્કારમાં આ પ્રોબ્લેમ થાય તો પછી આવું તો હવે તો રેગ્યુલરલી બધાની સાથે જ થતું હશે તો એનું કેવી રીતે એટલે ઉત્તર ક્રિયા બરાબર ન થાય તો હા તો કર્મ માર્ગો દુરત્ય એમ કહ્યું છે એવું જ છે એટલે કર્મ માર્ગ એવો જ છે અટપટો એમાં ક્યાં કઈ વાકું પડી જાય કયા કારણે એને બૃહસ્પતિ કે બ્રહ્માજી પણ સમજી શકે નહીં એવો આટો ઘૂંટી વાળો છે જેને વિધિ નું જ્ઞાન હોય એને આ વાત સમજ પડી શકે કે અહિયાં ગડબડી થઈ છે વિધિનો ત્યાગ થઈ ગયો કે અહીંયા ન કરવાની વિધિ થઈ ગઈ બાકી જેને જ્ઞાન નથી એને તો આનંદ જ આનંદ છે Okay. લગ્નમાં તો આપણે જ ઇન્વોલ્વ હોઈએ છીએ એટલે ચલો જે થયું છે પણ ઉત્તર ક્રિયામાં તો આપણા જ આપણું કરતા હોય ને એ જો બરાબર ન થાય તો એના લીધે આગળની પેઢી એટલે કે આપણા જે ગુજરી ગયું હોય એની પોતાની પ્રોબ્લેમ થાય એટલા માટે હા એટલે એના માટેના વિકલ્પો આપેલા છે કે માણસે જીવતા જીવ પોતાનું કરતા જવાનું ભરોસે નહીં રાખવાનું જીવત શ્રાદ્ધ પણ ઘણા લોકો કરતા જીવતા જીવ

એટલે ધારો કે મેં મારું કર્યું તો મારા હાથનું કોઈ ખાય નહીં એમ નહીં નથી હોતું ખાય નહીં એવું નહીં એમ નહીં એમાં એવું છે કે કોઈએ પોતાની અંતિમ વિધિ સ્વયં કરી લીધી તો હવે એના સાથેના જેટલા પણ સંબંધો છે એ સંબંધો સમાપ્ત થઈ જાય છે તો પછી એનું નાવો નીચવાનું કંઈ બચતું નથી એવું સાત કરે છે બાકી એના હાથનું કંઈ કામ ન લાગે કે એવું તો ધ્યાનમાં નથી આવતું હા એવું ઘણા લોકો કરે છે હા આ જીવત શ્રાદ્ધની છે પ્રક્રિયા એવા મોટી ઉંમરના લોકો જે પરદેશમાં જઈને ને વસી ગયા છે અને કોઈ કારણે એ લોકો આવી શકે એમ નથી એવા લોકોનું તો આ દિવસોમાં બહુ મોટા પ્રમાણે ચાલે છે ખાસ કરીને આ બધા તીર્થ ક્ષેત્રોમાં ઓનલાઈન પેકેજ એના હોય છે અને એમાં એ લોકો જે લોકો આ વિધિ કરાવનારા છે એ લોકો પણ એની આખી વિડીયો સીડી ઉતારે જે વખતે સંકલ્પ વગેરે કરવાનો હોય ત્યારે ઓનલાઈન ટેલિફોનથી લોકોને કનેક્ટ કરે જ્યાં જ્યાં પણ જે જે વસ્તુની શુદ્ધ વસ્તુઓની ખરીદી કરી હોય એનું ઓરિજિનલ જીએસટી સાથેનું બિલ આપે એવું વ્યવસ્થિત કરતા હોય છે જેમને એવું છે એટલે બ્રાહ્મણ ભોજન છે કે કોઈ જગ્યાએ દાન ધર્મ છે બધી વગેરેની પૂર્ણ વિધિ હા છે ને બહુ જોરદાર જોરદાર છે બધી વિધિઓ જેમ ઘટસ્ફોટ ઘટસ્ફોટનો પણ છે ક્રમ માની લો કે મારે તમારી સાથે સંબંધ નથી રાખવો હવે તો એ સંબંધને વિચ્છેદ કરવા માટેની એક વિધિ છે એ વિધિ હું કરી લઉં એટલે તમારા મૃત્યુનું હું સૂતક પણ પાડી લઉં પછી તમારું જ્યારે મૃત્યુ થાય પછી મારે પાડવા કરવાનું નહીં એ બધું મારા તરફથી મેં બધું કરી લીધું ને તમારા માટે મારી ફરજમાં આવતા જેટલા પણ કર્મો છે તે પણ હું કરી લઉં એવી વ્યવસ્થા પણ છે કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને એમાં વર્ષી કર્મ ન થયું હોય એ કારણે એ શુભ કર્મ આપણે ન થઈ શકે તો હું તમને રિક્વેસ્ટ કરું કે તમે કરી લો તો અમારા પરિવારનો પ્રસંગ અટકે નહીં પણ જો તમે ન કરો તો તમારા વતી હું કરી શકું તમારે તો કરવાનું હોય જે કરવાનું હોય ત્યારે પણ મારા પ્રસંગને સાચવવા માટે હું તમારા કરે છે હું કરી લઉં એવી બધી પ્રક્રિયાઓ છે આમ સગવડ પણ છે આમ થોડું અટપટું પણ છે જીજે ધનવત પ્રણામ કરું બેલાબેન ને પૂછી લો ને બેલાબેન કરે આગળ થઈ ગયું આ સમાધાન તમારું હા થઈ ગયું હા જીજે ધન્યવાદ ભલે આગળ જે તપ તપના પ્રકાર બે બતાવ્યા શારીરિક તપ અને વાચિક તપ હવે ત્રીજા તપનો પ્રકાર બતાવી રહ્યા છે જે મન મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ શુદ્ધિ રીત્યતે તપોમાનસમ ઉચ્યતે શ્લોકાર્થ મનની પ્રસન્નતા સૌમ્યપણું મૌન તથા મનનો નિગ્રહ અને ભાવની શુદ્ધતા એ માનસ તપ કહેવાય છે એટલે માનસિક તપ કોને કહેવાય તો કે મન હંમેશા એનું જેનું પ્રસન્ન રહે પછી સૌમ્યપણું હોય સૌમ્યપણું એટલે અક્રૂરતા એટલે ક્રૂરતા જેનામાં ન હોય મૌન મનનશીલ હોય અને મનનો નિગ્રહ કરી રહ્યો કે નિગ્રહ કર્યો હોય અને ભાવ એના શુદ્ધ હોય એ એને માનસ તપ કહેવાય છે હવે હવે તપના ત્રણ ભેદ બતાવી રહ્યા છે પ્રકાર બતાવીને એ ત્રણ પ્રકારથી જેના ભેદો છે સાત્વિક રાજસ અને તામસ એની વાત કરી રહ્યા છે તો શ્રદ્ધા શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ તપસ ત્રિવિધમ નરે નરેહ અફલા કાંક્ષી કાંક્ષાભીર હેલો હા કરો આ કોઈ જ્યોત્સનાબેન તોફાન કરતા હતા युक्तैः સાત્વિકમ પરિચક્ષતે શ્લોકાર્થ ફલની આકાંક્ષા નહીં રાખનાર યુક્ત પુરુષોએ પરમ શ્રદ્ધાથી તપેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહે છે એટલે કે ફલની અહીંયા સાત્વિક તપ કોને કહેવાય તો કે આ ત્રણ પ્રકાર કાયિક વાચિક અને માનસિક એ તપને તપ જે ત્રણેય પ્રકારનું હોય અને પાછું એમાં ફલની આકાંક્ષા ના રાખી હોય અને શ્રદ્ધાથી કરેલું હોય એ તમને સાત્વિક કહે છે કરું આગળ જઈજે સત્કાર માન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદહી તદીય પ્રોક્તમ રાજસમ ચલમ અધ્રુવમ શ્લોકાત સત્કાર માન અને પૂજા માટે તેમજ દંભથી અહીં જે ચલ અને અધ્રુવ તપ કરવામાં આવે છે આવે છે તેને રાજસ તપ કહે છે એટલે કોઈ અપેક્ષાથી કે સત્કાર મળે માન મળે પૂજા પૂજા એ વાવા થાય એની આવા દમવાળું હોય અને એનું ચલિત હોય અને એનું તપ જે છે અધ્રુવ છે એટલે નિશ્ચલ આમ નિરંતર નથી એવું તપ કરવામાં આવે છે જેને રાજસ તપ કહે છે જે મારું અહીંયા સંપન્ન થયું શીલાબેન નો વારો છે તામસ હેલો હા કરો હા ધનવત છે એટલે આગળ સાત્વિક અને રાજસ તપ નો ભેદ બતાવ્યો હવે તામસ તપ નો પ્રકાર બતાવી રહ્યા છે કે मूढग्राहेणात्मनो યત પીડયા ક્રિયતે તપઃ परस्योत्सादानार्थं वा तत् तामसम् ઉદારતમ મૂર્ખાઈ ભરેલા દુરાગ્રહથી પોતાને પીડા કરી અથવા પારકાનો વિનાશ કરવા જે તપ કરાય છે તેને તામસ કહે છે એટલે પોતાને પણ પીડા આપે અને બીજાનો પણ વિનાશ કરે એવી રીતે જે તપ કરાય છે એને તામસ તપ કહે છે એ પ્રમાણે સાત્વિક રાજસ તથા તામસ એ ત્રણ પ્રકારનું તપ કહ્યું આ દરેક પ્રકારના શારીર વાચિક અને માનસ એવા ત્રણ પ્રકાર કહેલા છે તેથી તપના નવ પ્રકાર કહ્યા હવે ત્રણ શ્લોક થી દાનના ત્રણ ભેદ કહે છે દાતવ્યમ ઇતિ યત દાનમ દિયતેનું કારીને દેશે કાલે ચ પાત્રે ચ તત્ દાનમ સાત્વિકમ મૃતમ દાન કરવું જ જોઈએ એમ ધારી જે દાન ઉત્તમ દેશમાં અને ઉત્તમ કાળમાં અનુપકારી પાત્રને એટલે કે દાન લેનાર મારા પ્રત્યે ઉપકાર કરે તેવી ભાવના વિના દેવામાં આવે તે દાન સાત્વિક કહેલું છે એટલે દાન દાન આપ્યા પછી એના પાછળ આપણને એવું એ ના રહે કે ગમે ત્યારે મેં દાન આપ્યું છે તો એ મને મને કામમાં આવે એ રીતે એવી ભાવના વગર જે દાન આપવામાં આવે છે એ દાનને સાત્વિક દાન કહેલું છે યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ પરંતુ પ્રત્યુપકાર માટે અથવા તો ફલના ઉદ્દેશથી જે ક્લેશથી દેવામાં આવે છે તે દાન રાજસ કહેલું છે જેને દાન કરવામાં આવે છે તે આ દાનના બદલામાં ઉપકાર કરશે એવા હેતુથી અથવા દાન કરવાથી અમુક ફળ પ્રાપ્ત થશે એવા હેતુથી જે દાન કરે છે તેને પોતાનો હેતુ પાર પડશે કે નહીં એવી ચિંતા રહે છે તેથી એ દાન ક્લેશપૂર્વક કરે છે આ દાનને રાજસ કહે છે એટલે કે જે દાન કરે એની પાછળ એને પોતાને કંઈક ફળ મળશે કે નહીં એવી ચિંતા રહે એટલે અને એ દાન પૂર્વક કરે છે એટલે આ દાનને રાજસ કહેલું છે તે અહીંયા સંપન્ન થયા મારા હવે આગળ મનીષાબેન ના છે સામસે કરી દેતા ને તો એક વિભાગ પૂરો થતો જાય સારું ચાલો તામસ બધાને અલગ અલગ ને જ આવે છે પછી અહિયાંથી વારો છે વડોદરામાં કાપો છે હા હા જેથી અહીંયા છે ઉત્તમ દેશ અને ઉત્તમ કાલ ઉત્તમ કાલ તો ખ્યાલ આવે છે પણ ઉત્તમ દેશમાં દાન એટલે કેવી રીતે એટલે તીર્થમાં કેવી રીતે લેવાનું એટલે દાન યોગ્ય દેશ આવેલું છે ના મંદિર મંદિર એવું નહીં એટલે જેમ જેમને દાન આપવું હોય એના માટે આપણે ત્યાં એક એવી શિષ્ટાચાર છે કે એને પેલા પ્રાર્થના કરવી જોઈએ કે આપ મારા દ્વારા અપાતું દાન આપ સ્વીકાર કરશો કે નહીં એ સંમતિ આપે ત્યારે એની પાસે જઈને ને એમને તે વસ્તુ પ્રદાન કરવી જોઈએ અને દાન ઉપર પછી એને દક્ષિણા આપી અને કર્મ સંપન્ન કરવું જોઈએ એ દાન સ્વીકાર્યું એની દક્ષિણા તો જો વ્યક્તિ તમારી પાસે આવે અને તમે ત્યારે એને કંઈ આપો છો તો એ અયોગ્ય દેશમાં અપાયેલું દાન કહેવાય અને વ્યક્તિ જ્યાં છે ત્યાં જઈ અને અમે તમે એને આપો છો તો એ ઉત્તમ દાન યોગ્ય દેશ કહેવાય તે જ રીતે જેમ શિષ્ટાચારની અંદર પણ એવું આવતું હોય કે તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ આપી દો જેમ કોઈનો જન્મદિવસ છે અને તમે રસ્તામાં ક્યાંક દેખાઈ ગયો અને અરે જો આવતો જરા તને ગિફ્ટ આપવી હતી એમ કરીને બે ચોકલેટ આપી દઈએ આપણે એ પ્રસંગોચિત ન ગણાય પણ જન્મદિવસની ઉજવણી એ કરતા હોય અથવા તો એના ઘરે જઈને આપણે એને આપીએ તો એ પ્રસંગોચિત ગણાય એવી રીતે અહીંયા સમજવાનું છે તીર્થ વગેરે વગેરેને એ પણ ગણી શકાય એમાં પણ એ તો ત્યાં આપણે ગયા હોઈએ અને દાનનો અવસર હોય તો પણ જે નિત્યદાન છે કે અમુક પ્રકારના નૈમિત્તિક દાન છે એના માટે તીર્થોનું અનિવાર્યતા નથી કે એવું તો તીર્થ બધાને ઉપલબ્ધ પણ ન હોય ને અને ઉત્તમ કાળમાં આપણે નોર્મલી સવારનો ફોર એટલે અગિયાર બાર વાગ્યા સુધીનો એવી રીતે જ લેવાનું કે તીર્થની તારીખની બંને તીર્થની જોઈને લેવાનું અત્યારે શાસ્ત્રમાં જેમ નૈમિત્તિક દાન કયા છે અત્યારે અક્ષય તૃતીયા ગઈ તો ત્યારે પંખા જલકુંભ સસ્તું વગેરે છે એ બધી વસ્તુઓ તે દિવસે દાન આપવી જોઈએ એમ કહ્યું છે શાસ્ત્રમાં તો અક્ષય તૃતીયા પર સંકલ્પપૂર્વક દાન કરો તો એ તે કાળના અનુરૂપ થયું એમાં અક્ષય નવમી છે કે ગંગા દશેરા છે ત્યારે ઓલી રૂપ ચતુર્દશીના છે એમ ઘણા બધા પર્વના દાન છે સંક્રાંતિના એ કાલના અનુરૂપ આપવું જોઈએ બાકી કોઈ પણ દાનના માટેનો જે શિષ્ટ સમય કહેવાય એ તો આપણે દરેકે દાન ગ્રહણ કરનાર વ્યક્તિની અનુકૂળતાના અનુસાર એને વિચારવું જોઈએ ગ્રહણનું જે દાન છે એના માટેનો ગ્રહણનો જ્યારે કાલ હોય તે વખતે ચાલુ ગ્રહણની અંદર દાનનો સંકલ્પ થતો હોય છે પછી ભલે આપવામાં ગમે ત્યારે આવે પણ સંકલ્પ ગ્રહણના મધ્યકાલમાં થતો હોય છે આ બધા એના સાથે કાલ જોડાયેલા છે અને દીદી અગિયારસના વખતે આપણે આ પંચાંગની ચોગડીઓ જોઈએ ને તેમાં લખેલું હોય આ અગિયારસ હોય તો પેટી બાજુમાં લખ્યું હોય તલ લખ્યું હોય આ લખ્યું હોય એનો મતલબ એવો કે આ અગિયારસના દિવસે આ વસ્તુનું દાન કરવાનું સારું એમ એવું હોય સમજ્યો નહીં શું લખ્યું હોય એ તો હવે શક્તિલા એકાદશી હોય તો એવું હોય બાકી તો એકાદશીના દિવસે કોઈ એવું સ્પેસિફિક નથી હોતું સફલા એકાદશી હોય તો ફલ આપવું જોઈએ એવું અમુક અમુકમાં છે ખરું બાકી તો નિત્યદાન પંચાંગ દરેક અગિયારસ ના દિવસે કશુંક ને કશુંક લખેલું હોય છે આ આમ કાઉન્ટમાં દાન કરવું એવું ના લખવું પણ કાઉન્ટમાં કોઈ ફળ કે કોઈ વસ્તુનું લખ્યું હોય નામ એટલે પૂછ્યું એટલે અમુક એકાદશી ઉપર તો એવું છે નૈમિતિક જેમ શક્તિલા એકાદશી કહી કે સફલા એકાદશી છે એમ બધી એકાદશીમાં તો એવું ખ્યાલ નથી આવતો એટલે અનિવાર્ય નથી પણ પંચાંગવાળાઓ પોતાની રીતથી કોઈ શાસ્ત્રમાંથી ક્યાંક કોઈ કથા શોધીને એમાંથી એ લોકો લખતા હોય તો એવો ઉલ્લેખ ક્યાંય હોય પુરાણોમાં એવું સંભવ તો છે પણ હોય એવું નથી લાગતું આગળ કોનું છે મનીષા હા બોલો એક મિનિટ મને સમજ હું એમ કહેતી હતી જે કે આપણે જે કરીએ છીએ દાનનો એ તિથિ જે તિથિથી કરીએ છીએ પછી એને બીજા કોઈ પણ દિવસે આપીએ છીએ તો એનો કોઈ વાંધો નથી ને ખાલી સંકલ્પ જ મેઇન ગણાય ને એમાં ના એ સંકલ્પ પણ હોય ને તે દિવસે આપણે એને આપ્યું સારી વાત છે એટલે હું એ કારણ કે માણસ તો જે સંકલ્પ કરે એ સમયે ત્યારે ત્યારે નથી પહોંચી વળવું તો કંઈ પોસિબલ હોતું નથી કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો જ્યાં જેને આપવાનું હોય એ એ જગ્યાએ પહોંચી ના શકે તો એટલે કંઈ એવું ખરું કે જે કે એક દિવસે મળે તો વિશેષ ખરું અને પાછળ જે મળે છે વિશેષ નહીં એવું ખરું કાલ થઈ જશે કાલ તામસ થઈ જશે દાનમાં અયોગ્ય કાલમાં અપાયું એ લાગુ પડી શકે હવે તો ઓનલાઈન જ થાય છે એ તો એમાં વાંધો એ તો છે હા દાદા લોકો પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે આ ફ્લિપકાર્ટ વાળા અને એમને આપણે જે તે વ્યક્તિને પહોંચાડવાનું હોય એ આઈટમ સિલેક્ટ કરીને એડ્રેસ એનું આપી દેવાનું એટલો ટાઈમ ઉપર એ તો આપવાનું હોય એને પાછી આપણે પ્રાર્થના કરવાની હોય દક્ષિણા <laughs> આપવાની હોય એમને તો એ દાન દાન કહેવાતું નથી <laughs> એમાં ક્યાં ના પાડે છે કોઈ પૂછી લેવાનું મોકલાવું છું લેશો ને હવે તો ડ્રોન પણ આવવાના છે ડિલિવરી માટે ઉડ દોડતું આવે માથે મૂકી જશે ચાલો ફોન કરવાનું છે હા જે જે થી મનીષા બોલું દનવટ પ્રણામ હવે તામસ દાન નો પ્રકાર કહી રહ્યા છે આદેશ કાલે યદ દાનમ અપાત્રેભ્યશ્ચ દિયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત તામસમ ઉદાહતમ અયોગ્ય દેશ તથા કાલમાં અપાત્રને જે દાન સત્કાર વિના તિરસ્કાર પૂર્વક કરવામાં આવે તેને તામસ કહે છે એટલે અહીંયા તામસ દાનનો પ્રકાર બતાવ્યો કે અયોગ્ય દેશમાં કે કાલમાં કે અપાત્ર દ્વારા જો દાન કરાયું હોય કે સત્કાર વગરનું દાન કર્યું હોય કે તિરસ્કાર પૂર્વક જો દાન કર્યું હોય તો એ તામસ દાન કહેવાય છે હવે આગળ કે છે ओम तत्सद इति निर्देशो ब्रह्म त्रिविधः स्मृत ब्रह्मणास्तेन वेदा ब्रह्मणास्तेन ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाच विहिता पुरा ओम तत् અને સત એ ત્રણ પ્રકારનો બ્રહ્મનો નિર્દેશ કહેલો છે તેનાથી પૂર્વે બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિર્માયેલા છે એટલે આ શું કેવા માંગે છે મને સમજ નથી પડી એ વિવેચનમાં આવશે ને સમજાવશે વિવેચન શ્રૌત યજ્ઞ વગેરે કરવામાં પણ દેશ તથા કાલ યોગ્ય ન હોય તો તે તામસ થઈ જાય તેમ કહેલ હોવાથી દેશ તથા કાલ યોગ્ય ન હોય તો યોગ્ય દેશ તથા કાળની સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે કહે છે બ્રહ્મ એટલે વેદ અથવા પુરુષોત્તમના નામનો વ્યપદેશ ઓમ તત્ અને સત એ ત્રણ પ્રકારનો છે ઓમ તત અને સત એ ત્રણ શબ્દો વેદ અથવા પુરુષોત્તમને માટે શ્રુતિ વગેરેમાં યોજાયેલો છે તેથી યજ્ઞ વગેરેમાં દેશ કાલ વગેરે સર્વ સંપત્તિઓ સિદ્ધ કરવા માટે વેદવાદીઓએ આ બ્રહ્મનું ત્રણ પ્રકારનું અભિધાન યોજેલું છે અર્થાત આ ત્રણ બ્રહ્મના નામનો ઉચ્ચાર કરવાથી દેશ કાલ વગેરે સર્વ સંપત્તિઓ સિદ્ધ થાય છે તેનાથી એટલે આ ત્રણ બ્રહ્મ ના નામ ના ઉચ્ચાર થી પૂર્વે સૃષ્ટિ ના સર્ગ પ્રસંગે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞો નિર્મેલા છે ઉચ્ચાર કરનાર બ્રાહ્મણો જેનો ઉચ્ચાર થવાનો છે તે વેદો અને ઉચ્ચાર થયા પછી કરવાના કાર્યરૂપ યજ્ઞો નિર્મેલા છે એટલે આની અંદર બ્રહ્મના ત્રણ નામ બતાવ્યા ઓમ તત્ અને સત એ ત્રણેય પ્રકાર શું શું કહી રહ્યા છે એ એમાં બતાવ્યું ભગવાને કે ઓમ ઓમ થી બતાવ્યું આગળના શ્લોક સાથે સંબંધ છે હા હા એટલે સમજાશે હા હા તસ્માદ ઓમ ઇત્યુદાહત્ય યજ્ઞદાન તપ ક્રિયા પ્રવર્તને તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદીના શ્લોકાર્થ તેથી બ્રહ્મવાદીઓની શાસ્ત્રમાં કહેલી જ્ઞા યજ્ઞ દાન તથા તપરૂપ ક્રિયાઓ નિરંતર ઓમ એવો ઉચ્ચાર કરીને પ્રવર્તે છે વિવેચન ઓમ સત અને સત એ ત્રણ નામો અન્વય કહેવા કહેવા માટે પ્રથમ ઓમ ના અન્વય નો પ્રકાર કહે છે ઓમ એ બ્રહ્મના અભિધાનનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદીઓ શાસ્ત્રમાં કહેલી યજ્ઞ દાન તથા તપરૂપ ક્રિયાઓ કરે છે એટલે અહીંયા બધું શું કીધું કઈ સમજ નથી પડતી હે જેવી જેમને સ્પષ્ટ થયો એ વિષય પ્રયાસ કરો પણ વિવેચનમાં કહ્યું તો ખરું એટલે બ્રહ્મના ત્રણ નામથી એટલે ભગવાનના ત્રણ નામ ઓમ સત અને સત એ ત્રણ પ્રકારના નામનો ઉચ્ચાર કરે નિર્દેશ કરેલો છે અને પછી ઓમનું શું કાર્ય છે સતનું અને સતનું એવી રીતે બતાવી એટલે અહીંયા ચોવીસમાં શ્લોકની અંદર ઓમનું શું કાર્ય છે તો કહી રહ્યા છે કે બ્રહ્મના અભિધાનનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદીઓ શાસ્ત્રમાં કહેલી યજ્ઞદાન તથા તપ રૂપ ક્રિયાઓ કરે છે એના માટે ઓમ શબ્દનો ઉપયોગ થાય છે એવું કહેવાય યજ્ઞદાન તપ વગેરે જે ક્રિયાઓ છે એને સંપન્ન કરતા પૂર્વે આ ઉચ્ચાર પ્રભુના જે નો અભિધાન છે એનો ઉચ્ચાર કરીને કરવી જોઈએ કેમ કે આના પૂર્વે આ બધું બતાવ્યું ને યજ્ઞદાન વગેરે તો હવે એને કઈ રીતે આપણે સંપન્ન કરવું જોઈએ એની પ્રક્રિયા બતાવી રહ્યા છે હા હા અહીંયા જીજી મારા શ્લોક સંપન્ન થાય છે આગળ અલકાબેન નું અચ્છા પ્રણામ અનુકરણ તો બધા આ રીતે જ કરે ને એક વખત જે વિધિ સેટ થઈ જાય તેવા જ કરતા હોય જો આપણે નિયમ બનાવી દઈએ કે કંઈ પણ મૂળામાં લાવો તો જય શ્રી કૃષ્ણ બોલીને નાખવાનો એક નિયમ બની ગયો તો જેને કૃષ્ણના જય સાથે કોઈ લેવા દેવા ન હોય એ પણ રિવાજ પ્રમાણે જય શ્રી કૃષ્ણ બોલે કરતો જાય જે એક વખત પ્રક્રિયામાં આવી જાય પછી તો એને એ પ્રકારની સમજ કે ભાવના સાથે કોઈ સંબંધ નથી રહી જતો તો વિધિ રહિત કરતા હોય કે પ્રત્યુપકાર માટે કરતા હોય કે ફલાકાંક્ષાથી કરતા હોય જે પણ કરતા હોય એ આ જ રીતથી કરે ને એમાં કોઈ ફરક પડે નહીં આપણે ત્યાં જેમ ઠાકોરજીને સમર્પીએ પછી કાની આપીએ કાની આપતી વખતે આપણા મનનો ભાવ એમાં એ હોય કે આપણી યોગ્યતા તરફ જોઈને અને પ્રભુ ન આનો અંગીકાર કરે કે કરે પણ જેમના દ્વારા આપણે પ્રભુ સન્મુખ થયા છીએ એમની યોગ્યતાના વિચારથી પ્રભુ એમનો અંગીકાર કરે આ તો એની સીધી સરળ કાની પાછળની ભાવના છે જે લોકો પૈસા ભેગા કરવા પ્રસિદ્ધિ માટે કે ભીડ ભેગી કરવા માટે પણ ને કંઈ પણ છપ્પન ભોગ કે કંઈ ધરતા હશે એ લોકો કાની તો આજ આપતા હશે ને પાછી એમાં બિચારા મહાપ્રભુજી કે આપણા જે લોકોએ આ કાનીની પરંપરા સેટ કરી હશે એ બિચારા આમાં માથું ફૂટતા હશે કે આમાં આમાં અમારી કાની ક્યાં ઘૂસી ગઈ પાછી ઠાકોરજી માથું ખંજવાડતા હશે કે અમારે આમના મોડેથી આ સાંભળવું પાછું આવા ગોરખ ધંધા કરે પાછા એટલે એક વખત કોઈ વિધિના રૂપમાં આવી જાય ને પછી બધા જ એનો ઉપયોગ કરે જેના હાથમાં ચડી જાય તો આજે અહીંયા રાખીએ સમય થઈ ગયો છે આગળનો ક્રમ કાલે કરીશું